કોઈ માટે નહીં કેતા એ આપણા આત્મા હારું છે ને એટલે તમે આત્મા હારું યાદ કહો ટેબલ ટેબલ બોલો તો ચાલે એવું નહીં પણ હરિઓમ પેલો શબ્દ આ ઓમ ઓમ માં છે તે બધી બધી વસ્તુ બહુ ગોઠવણી કરી એટલે ઓમ બોલવો સારો ને ઓમ બોલવો સારો પણ એમાં કઈ દાડો વરે નહીં ખાતી વખતે એમ હરિયમ બોલીને ખાઈ લેતો શું કરું ના ના ખાતી વખતે ખાતી વખત ના ખાવ ચાલે હરિયમ હરિયમ બોલો તો કૃપા સંતોની હોય થઈ જાય એકલા મળવાનું કીધું દાદા આનંદ ફાલતુ કાર્બન ના હોય ચિંતા હું ભણતો હતો થતી હતી કે ચિંતા નફાસ તો નહીં થવાય ને કે હું ભણતો તો ત્યારે બઉ ચિંતા થતી હતી કે નફાસ તો નહીં થવાય ને કે ના એ તો રોજે ચિંતા જ હોય મનુષ્ય ચિંતા રોજ હોય ગમે સંસાર ગમતું હોય રસ્તો નથી મળતો રસ્તો નથી મળતો એટલે ભટક ચોપડી નહીં તો સસરા કરવાની સાસુ કરીને વહુ કરો બધું હાલ લાગતું છે બધાને શું કરે ક્યાં જાય છે એને અમે કહ્યું કે બે અવતાર મોક્ષ એટલે થઈ ગયો તો અહીંથી જ થઈ જવા મળ્યો અહીં જ મોક્ષ થાય ચિંતા થાય દાવો મળે એવું છે મારી બેન ભગવાન એટલી બધી મળવાની ઈચ્છા છે પણ કેમ અટવાઈ જવાય છે ભગવાન પર પ્રેમ હોય ત્યાં ભગવાન તો ભગવાન સામા ઘેર બેઠા આવે પ્રેમ જ નથી ને છોકરા પર પ્રેમ છે ડોલર પર પ્રેમ છે ધણી પર પ્રેમ છે ભગવાન પર પ્રેમ કોઈ હોય ને પણ દાદા આપણે છોકરા છોકરા બંને પણ આ જગત પર જગત અને પર જગત બંને જગત હોય તો શું કરવું આ પર જગત પર જગત એટલે શું પર જગત એટલે આ જગત ને પર જગત એટલે એમાં ફેર શું પરલોક એટલે આપડે અહીંથી આ જે આયુ થાય એટલે જ્યાં જવાનું છે એ પરલોક આપણું ને એટલે આ લોક નું લોકો અહીં કયા કરે પણ પરલોક નું કશું કરતા પછી દેતા મોં પાડે મારા જુઓ ના નથી તે નથી ધણી હારો ના મળે શું બસ કર્યું તું દીકરી અત્યારે કરી દેવાનું એટલે પરલોક કરવું પડે શું કરવાનું શું કરવાનું દાદા એમ પરલોક સુધારવા માટે શું કરવાનું એમ સાસુ જોડે બોંધવે પડી હોય તો શાંતિ રાખવી જોઈએ શાંતિ રાખવાથી શું થાય કે આવતા ભગવાન ફળ સારું મળે અને તમે એને દુઃખ સારું બોલો તો આવતા ભાવમાં દુઃખ મળે એટલે તમારે કેટલું તમારે આજથી એનો બીજ નાખવો પડે તો ઘરના માણસ વખાણ કરે કે કેવું ભણ્યા સ્વભાવ કેવો સરસ છે પોતાના ઘરે એવું આવી જવું છે તો પોતાનું ત્યાં કલ્યાણ થાય એનું લોકોનું કલ્યાણ થાય તો સ્વભાવ કેવી ગુસ્સા વાળો સ્વભાવ છે મારો ગુસ્સા આવ્યા છે હા તો અહીંયા આવે છે પાપો ધોઈ નાખીએ પાપ પાપ ધોઈ પુરુષ સર્વ પાપો ને નાશ કર્યા પાપ હોય તો હજી ભગવાન ભેગા ના થાય નાશ કરવા પડે નાશ કરવા હા બીજું દાદા સતયુગ ની અંદર લોકો એક વાર પેલા કાકાએ બોલતા તો સંસ્કૃતમાં કેટલું કેટલા બધું ભેગા કર્યા છે તો હા, નાશ કરે. ભોગવવું પડતું. તો આપણે તો ત્યારે કેટલી ભગવાન વાર ભેગા જુઠ્ઠું થશે. બોલી ગયા તો આપણે કેટલું ભોગવવાનું ભોગવીએ જ છે. આ બધું ભોગવીએ છીએ, એ ભોગવીએ જ છે. પણ હજી કેટલું ભોગવવાનું તો ઓછા થઈ ગયા છે ઈશ્વર જે આપે તે લઈ લેવાનું બસ આપણું બીજું કઈ આપણું નથી આપણું આમાં સુખ હતું છે તમે ત્યાં સુધી કશું કરેલું ખરું કશું કરેલું ખરું અત્યારે તમે કશું કરેલું પૂજા પાઠ કરીએ બીજું કશું નહીં પૂજા પાઠ કરીએ બસ ચોપડી હદે કરો ને ચોપડી ના જપ કરું છું ગાયત્રી ના જપ કરું છું ગાયત્રી ના જપ હા પણ જપ તો જીવ હોય તો જીવ ના હોય એમાં તમે શું કહ્યું એ તો જીભે કર્યું તમે શું કહ્યું કોઈ દાડો કંટાળો આવે ઘણી વખત ઘણી વાર તેનો ઉપાય કરવાનો નહીં નામ તમારું કનુભાઈ કનુભાઈ કનુભાઈ તારે કઈ કનુભાઈ છો કનૈયાલાલ કનૈયાલાલ કનૈયાલાલ હા કનૈયાલાલ ખરેખર કનૈયાલાલ છો ખરેખર શું છે એ તો તમારું નામ છે માય નેમ ઇઝ કનૈયા તમે કોણ આઈ કોણ આઈ કોણ ખબર નહીં તો એ તો તમારે ખાસ જાણવું જોઈએ હું કોણ છું એ તો જાણવું જોઈએ ના જાણવું જોઈએ દુનિયા બનાવી આ અનાદિ અનંત જગત છે અનાદિ અનંત છે કોને બનાવી છે અનાદિ અનંત ને બનાવવું પડે કોઈ એવરલાસ્ટિંગ ચીજ બનાવી પડે ખરી સનાતન હોય એને એને કઈ બનાવવી પડે નહીં જે બનાવવી પડે ના થાય કહ્યું ને That God is created correct by Christian's viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. By fact only scientific circumstantial evidence are. But the Gappa Dharan. આનંદ અત્યારથી ગપ્પામાં ગપ્પામાં જીવ પડ્યા છે સાહેબ કેટલા વાગે ઉઠો છો પોણા છ પોણા છ તમે ઉઠો છો કોઈ ઉઠાડ જાતે જ ઉઠું છું જાતે એમ અઢી વાગે ઉઠવું તો ઉઠાય ધાર્યું હોય તો ઉઠાય ધાર્યું હોય તો ઉઠાય ઘડિયાળ મૂકવું ના પડે હે સવાર ઉઠવા ના અઢી વાગે ઉઠવું પોતાનું મનો પડે તો એ ઉઠવાનું તમારા હાથમાં છે ખરું કોઈ જવાનું ઊંઘ ઊંઘ કોના હાથમાં છે તમારા કેમ નહીં જતા શક્તિ હોય તો આપડે નથી આવતી એવું નથી બનતું તાર ઊંઘવાની નથી ઉઠવાની શક્તિ નથી ઉઠવાની શક્તિ ઘડિયાળ મૂકે લોકો તારે ઉઠે તરત સમજાય ને આમ સંદર્ભની શક્તિ કરી એમ ફાંકી ફાંકી પડતી નથી તો તમારી શક્તિ ન એમની તરફ શક્તિ તમારી કઈ શક્તિ છે કહો આ બધું ઇગોઇઝમ કરીએ છીએ હું સંદાસ છે હું આમ કરીએ આમ તેમ કરીએ તેમાં કશું એ કરતો નથી આમ તો ભગવાન પાણી ના કરે <laughs> તારે કરવી છે કે ક્યાં ન્યુયોર્ક સિટીમાં કોઈની મદદ હતી જાતે કઈ જાતની મદદ કઈ જાતની મદદ બધું તારે થાય તમે ટ્રાય કરો બધું તો ના થાય થાય રાત્રે ખાધા પછી ઊંઘી જાવ છો પછી તપાસ કરો છો ને બાયુ પીત પડ્યું બધું પાછા કરે ભરાયું બધું તપાસ કરે છે અંદર પછી સી રીતે હવામાં બધું બ્લડ બ્લડ ની જગ્યાએ ઠંડા ઠંડા જગ્યાએ એવી ને એવી જગ્યાએ કોણ ચોખટ કરતું છે બધું તમે તો ઊંઘી ગયા હતા ઘર ધણે તો કઈ હોય ગયા એટલે નિરાશ થઈ ગઈ કોણ કરતું છે બધું કોણ લાગે તમને ભગવાન કરતા છે લોકો કશું જડી નહીં ભગવાન અંગાર કરતા ભગવાન કરે ભગવાન શું આ કરે છે ભગવાન નવરો છે આવું બધું કરવા આમ ભગવાન આમ સાયન્ટિફિક હવામાં કે આમ ભગવાન કરે છે આમ આમ ભગવાન કરે છે પણ છે ના ભગવાન કરતા જ નહીં આમાં સાયન્ટિફિક છે વૈજ્ઞાનિક છે બધી રીત આ જગત જ આખું વિજ્ઞાન થી ઉભું થઈ રહ્યું વિજ્ઞાન થી ઉભું થઈ રહ્યું ભગવાને કશું આપે ભગવાનની હાજરી થઈ ગયું એ હાજરી વધારે વિજ્ઞાન ઉભું થાય થાય તમે ભગવાન જોઈ લો ક્યારે જોશે ખબર નહી ચિંતા તો જોઈ લે ભગવાન ભગવાન દીકરી ચિંતા એ તો જોઈ લઈ એ મજા બહુ પડે ને ચિંતા જોડે મજા બહુ આવે ચિંતા ના થાય જગત માં કેવું સુંદર કે ના ભાવ ચિંતા ના થાય ચિંતા થાય આવો આવે આ થોડી વાર સત્સંગ કર્યા પછી અમે નહીં લઈ આજુ ભાઈ ઠંડુ થઈ ગયું અને પછી અહીંયા એક્સટેન્શન આપે છે વધારાનું આ રેગન ને તો અરજી કરી એક્સટેન્શન આપે નહીં આવતા એક્સટેન્શન ના આપે જવું જ પડે તમે જોડે લઈ જવાનું તો વિચારવું જોઈએ જગતમાં શું આયા છે શું કરવાનું શું નહીં એ બધું નક્કી કરી જોઈએ ને એક્સટેન્શન મળતો વાંધો નહીં હોય એક વાતમાં ના આપે નહીં એક્સટેન્શન આપી <laughs> <laughs> એટલે ધી વર્લ્ડ ઇઝ ગહન કોયડો છે કુદાર પદલ ઉભો થાય ખરા તમે કનૈયાલાલ બગાડ્યું કે તો તને પછી ઉભું થાય ના થાય પ્રોબ્લેમ ઉભા થાય ને પ્રોબ્લેમ ઉભા થાય એટલે સોલ્વ કેમ કરવા એ ભાગ્ય પછી એટલે લાભ ઉઠાવજો પ્રોબ્લેમ સોલ્વ થાય એવું એમને કહો હિન્દુ ધર્મ ના બધા વિભાજન કેમ થયા બધા ફાટાઓ કેમ એ કેમ નહીં આ બધા બધા જુદા જુદા હોય ને એક જગ્યાએ એક જગ્યાએ એક કુટુંબ માં ભાગલા પડેલા હોય ઘરમાં ભાગલા આ મગજ જુદા જુદા ગયો ને દરેક નો અને ઇગોઇઝમ પછી ભેગા થઈ રહી છે કે ઇગોઇઝમ ના હોય તો એ જગ્યા પણ બધા ઇગોઇઝમ ખરું ને બધા રસી રે રહી છે કે પેલા હું હાથ પેલું પેલું કે બધા ઉભી એક જ સ્કૂલ હોય એક જ સ્ટેન્ડર્ડ હોય ખરું એ બી આઠમા સ્ટેન્ડર્ડ એવું હોય તો ફર્સ્ટ સ્ટેન્ડર્ડ હોય સેકન્ડ થર્ડ ફોર્થ એમાં આમાં આમાં દરેક જુદા જુદા હોવા જ જોઈએ જુદા જુદું જ જોઈએ ધર્મ પણ ધર્મ જે મારું હાથું તમારું ખોટું એ કરે છે એ ખોટું છે એવું ના હોવું છે શું કહ્યું અમારો ધર્મ સાચો તમારો ખોટો એમ જે કે છે એવું ના કેવું છે કોઈનું ખોટું હોતું નથી બધા ધર્મ સાચા છે પણ તે સરખા નથી બધા ફર્સ્ટ સ્ટેન્ડ સેકન્ડ સ્ટેન્ડ બધા સાચા પણ સરખા ના કહેવાય ધર્મના નામે કેમ થાય છે હું કોણ છું નીકળ્યા છો હું જ કનુભાઈ છે એવું બોલો છો ને પણ કનુભાઈ તમારું રામ છે ઓળખવાનું સાધન છે નહીં કે you are self you are self is Kanubhai self તો જાણવી પડે ને કોણ છે સેલ્ફ એટલે અમે સેલ્ફ નું રિયલાઇઝ કરી આપીએ ત્યાર પછી તમને બધું આ શાંતિ થાય બધું આનંદ રહે એટલે પછી શાંતિ ના આનંદ સી રીતે રહેશે આ તો સેલ્ફ તમે જાણતા ના હોવાથી હું કને હેરાન છું કે કનુ છે ચીટિંગ છે બધું તો પણ છેતરીએ છીએ ખરેખર તમે કનુ તો તમારું શરીર છે તમારું દેહનું નામ છે ખરેખર તમે નહીં અને તમે શું કહ્યું ના ખરેખર હું કનુભી જ છું એટલે પેલો ભસાય ખરેખર કોણ છે જાણું તો પછી ભાગ્યો જ ને રિયલી સ્પીકિંગ કોણ કોણ છે એ જાણવું પડે એ અમે તમને જણાવડાવીએ એટલે આ બેને એડ્રેસ લીધું છે તે આગળ આવવાનું ચૌદ આઠ ચોરાસી સાંજે કિસ્તી સાહેબ ત્યાં એવું કર્યું એવું કે અને આ કોઈ ચોણ વણ ના મારે એ સામાજિક આ ખરું કુટુંબ છે ખરું કુટુંબ ખરી મજા કરે છે ઇન્ડિયામાં તો બધા જઈ જઈને મજા કરે પૂરા <laughs> આ દાદાએ કહ્યું કે તમે સાંજે આવી ગયા તો સારું થયું એમ કે તેના ઉપરથી દાદાએ કહ્યું છે એટલે એટલે કે મહાત્માને ત્યાં જઈને રહેવું બાજુ એમ લાગે કે આ રહે તો સારું હા એવું લાગે એટલે બે બાજુ બે વાતો થાય છે તે બહુ મજા આવે છે તો સારું એવું થાય અમને બી બહુ સારો મોકો મળ્યો અહીંયા તમે આપની જોડે રહેવાનો <laughs> એમ કે છે કે અમને બી દાદા આટલો સારો લાભ મળ્યો અમેરિકામાં થી પાસે એને કુંટાઈઝમ કુંટાઈઝમ પુણે ભારે ગયા તમારી આનંદ થઈ ગયો અમને જરા સમજાવજો વાતો કરીને એ બે સત્સંગ છે બીજું કઈ છે નહીં તો એ વાતો નથી આ ભટ્ટ બાહુભાઈ ની વાત હસમુખભાઈ ની વાત કરી ને તે અમારા પડોશી થયા એમના મામા થયા દાદા બધા દાદાની સાથે પ્રતિક્રમણ કરવાનું છે આજે રાતે આજે તમે કહો ત્યારે દાદા લગભગ ભટ્ટ બધા આવે ત્યારે ભટ્ટ અશોક બધા આવે આઠે વાગે પૂરો થયા પછી કરીએ હા બધા રહેવાના છે અહીંયા બધા રહેવાના છે છેલ્લા બે ત્રણ દિવસ છેલ્લા ત્રણ દાડા મારે દાદા છોડવા નથી સારું કર્યું સવારે સારું કશું કરાવવું સારું હતું તમને આ દોડા દોડી કેમ લાગે એમાં બહુ જતી પહેલા જાગી ગયા તમે રહેવા ને તો દાદા વિશે ના ના ક્યાં પડી નીચે આગળ ગયેલો આ કેરી હાય <laughs> જ રીતે ખબર નહીં શું કરે ઓગળી જાય તો કશો નહીં એમાં શું છે એનો એનો સ્વભાવ જ ઓગળવાનો હા ચડે પણ ચડીને જતો રહે તો છૂટી જતા એવું નહીં તો આપણું વિજ્ઞાન તમને ફોન કરતો કરીએ હસમુખ ના હવે હસમુખ મામા દીકરો થાય ખરો ને એટલે મામા નો થાય ભૂવા થાય મારા જગ્યા ઉભો લાગે એટલે પેલા છૂટકો નઈ ને પછી દાદા મને કહ્યું હતું બધા પાછળ કરજો <laughs> તમે એટલે તમે કહો તો પછી હું તમને કહું સાચું છે કે નહીં તમે તારી પાસે જ કેવડાવું સાચું છે કે નહીં તે બનાવ્યું હજારો લાખો વર્ષ પહેલા હજારો બનાવી ખરું ને બનાવ્યું બિગિનિંગ થાય કે ના થાય અને બિગિનિંગ થાય એટલે એન્ડ આવે કે ના આવે જે વસ્તુ બિગિનિંગ થઈ એને એન્ડ થાય કે ના આપણે કશું છે નામ એમ લાગે બિગિનિંગ થાય અને એન્ડ આવે ના આવે એન્ડ આવવાનો તો આપણી ચોવીસ જગત છે જગત એવરલાસ્ટિંગ અનાદિ અનંત છે જગત અનાદિ અનાદિ અનંત જગત છે એવરલાસ્ટિંગ જગત છે એમાં કોઈ બનાવનાર પાછળ નથી ભગવાન ક્રિએટર નથી કુંભાર નથી ભગવાન કે આવું બધો ધંધો મારે ભગવાન તો ભગવાન જ છે અને એવા ભગવાન શોધખોળ કરી અને પાર્થનાથ ભગવાન વિતરાક થયા મહાવીર ભગવાન વિતરાક થયા પછી ગમે ત્યાં ભગવાન ભગવાન બનાવ્યું એ કુંભાર નથી મચ્છર તો કે તમે અકસ્માત માનીએ છીએ મેં એને કહ્યું કે God is created correct by Christian view point by Indian view point by Muslim view point not by fact એટલે ચમક્યા ફેક્ટ અને કહ્યું fact only scientific circumstantial evidence છે આ જગત વિજ્ઞાનથી ઉભું થયેલું જાતે જોઈન કહું છું આ પુસ્તકની વાત નહીં કહેતો આ વખતે દેખાય નહીં જાતે જોઈને કહું છું એડજસ્ટ કહું છું એક કોઈ માં ચેકો નહીં મારી પાસે ભવિષ્યમાં કોઈ જાણવું છે કે તમારે આ તો અનંત અવતારથી આ વાત જોવા પડ્યો આજે મેં ખાસ ત્યારે ઓફિસમાં જવા પેટ અડધો આપણે જઈએ આજે કોયડો થઈ છે ને એ તમને અત્યારે ના સમજાય મારી વાત તમારા આત્મા રહેતો ને સબૂત કરે રોજ માનજો કરો વગર ના માનજો તારા આત્મા કબૂલ કરવો જ જોઈએ એવું હું કહું હવે આ પધલ જો સોલ્વ ના થયું તો પછી તમારે આ પધલ ઉભા નહીં થતો રોજ આખો દાડો આ બધા પધલ તમારે ઉભું થતા હતી કારણ પોતે આ સંસાર પોતે જ પઝલનું ઉત્પાદન થયા કરે અને ગુંજાયા કરે બિચારા ગુજરાત ના હોય એવા માણસો કેટલા છે વર્લ્ડમાં ભગવાન લુગડા પહેરે સરસ કઈ ગુંચાય છે ધોળ પહેરે સરસ કઈ ગુંચાય બોર્ડ મારે તો ના બધું બોર્ડ જફા ચલાવે દુકાન ચલાવે બોર્ડ મારે ભગવાન બોર્ડ મારે તો બોર્ડ મારે ગોળ નહીં આ જગતને બધું જાણવું જોઈએ આ પઝલ એક કરો અમે તમને સોલ્વ કરી આપીએ પછી પઝલ ઉભવાના two view point to solve this puzzle one relative view point one real view point તમે તમને સોલ્વ કરી આપીએ પછી પઝલ ઉભવાના પછી અમે જે અમે પદલ કરી આવીએ એની પાસે થોડું ઘણું શિષ્ય રહેવું પડે મારે ભાઈ પહેર્યા ભાઈ છોડીને જેટલા સિન્ટર રહ્યા અમારી અમે ચિંતા થાય તો બે લાખ ડોલરનો મારી દાવો વળે એવા ગેરંટી વિજ્ઞાન છે ચિંતા ના થાય ચિંતા જ ભરવા માટે સાથે આપડા કુટુંબ છે કે કુટુંબ છે ફેમિલી હોય જુદાઈ હોય અહીં જુદાઈ નથી આવી અંદર કરતા એમ શું ત્રીસ પ્રકારના સુખ હતા કોઈ પ્રકારનું બાકી રાખ્યું તમામ પ્રકારનું પોતે ગયો તે ઘરમાં જાય તો કઈ કોઈ જોબ એવા ને કોઈ જોબ પરિવાર ના દોલતો લાવે ભાઈ પુણ્ય ના થાય નસીબ ના થાય દોલતો મળે શાંતિ ક્યાંથી લાવે દાદા પેલું સમજાવે નહીં પેલું ફેમિલી હોય તો જુદો કેવાય અને એ બરોબર જરા સમજાવો અને આ રિલેશનશીપ નથી એકતા પણ વેચતા રિલેશનશીપ નથી રિલેશનશીપમાં તો શું કરે તોડા હું મારે અમારે બોજારૂપ ના પડે દાદા રિલેશનશીપમાં સ્વાર્થ હોય એ કારણે હોય જ બધું સાતામાં ના પચાસ મને જે ભગવાન આવે છે ફોટા જેવા જોયા જેવા જોયા આવે જોયા આવ્યા કેવા જોયા કેવા ના ના હતા એવા નથી હતા ને તો એ જે જે તમે જુઓ છો ને એ દ્રશ્ય છે બહારના દ્રશ્ય છે અને તમે દ્રષ્ટા છો એટલે દ્રષ્ટા ભગવાન છે શું ને હું ભગવાન છે આપણે માનીએ તો ભગવાન ખરી રીતે ભગવાન ના આમ અંદર આવે છે ભગવાન ના કહેવાય ભગવાન મંદિરમાં જઈએ તો આપણે ભગવાન તરીકે સત્તા રાખવાની તો બાકી પાર ના આવા નતા ફોટામાં જેવા છે ને એવા નતા તો પણ કૃષ્ણ દેખાય એ તો દ્રશ્ય છે ને તમે દ્રષ્ટા છો ભગવાન દ્રષ્ટા હોય છે હા દ્રશ્યના આ જગત જ્યારે તમે દ્રષ્ટા થશો ભગવાન ઓળખશો તાર કામ ભગવાન ઓળખા કરો વરસાદ બહુ આવે છે બહુ વધારે પડતો વરસાદ પડે છે નીચે ચાલો અંદર ચાલો અંદર ચાલો ખરેખર નથી તમે તો ખરેખર આવું કહો કે ના ખરેખર મધુભાઈ છું કારણ ખરેખર તમે કોણ છે જાણતા નથી એટલે તમે આમ કહી દો કે ખરેખર હું મધુભાઈ છું કહો ના કહો ખરો નામ શું રસિકભાઈ હું રસિકભાઈ છું is the first wrong belief તમે જે છો તે જાણતા નહીં હોય છતાં તમે આ હું રસિકભાઈ જ છું રસિકભાઈ નામ છે એક તમારું તે ખોટું નથી ઓળખવાનું તમે ને પણ ખરેખર તમને એ નથી તે ખરેખર રસિકભાઈ જે કોઈ બોલો છો that is first strong belief બેસી ગઈ તમે સ્ટ્રોંગ બિલીફ બેસી પછી આ બાયનો ધણી થયું સેકન્ડ રોંગ બિલીફ અને મામો થયું અને કાકો તો બધી કેટલી રોંગ બિલીફો બેઠી છે લોંગ બિલીવરમાં સુખ હોય ખરું દુઃખ આ સુખ આવે દુઃખ નો અંત ના પડે આ દુનિયામાં ઓળખવા માટે આ બધી દુનિયા સજુ છે ને માણસ નામ આપ્યા કાકા મામા કોઈ કયા આ બધું દુનિયામાં ઓળખવા માટે બધા બધા નામ તો એ લોકો જ આપ્યા છે ને હા પણ ખરેખર કોણ છું એને રિયલાઇઝ તો કરવું જોઈએ રિયલાઇઝ ના કરવું જોઈએ ચાલે આમ ખરેખર કોણ છું જે બધું પૂછાય મારા સવાલનો મને જવાબ શું છે તમને તમને મને શું થાય છે ઘણી વાર એકને દેરાશે અમુક જગ્યાએ છે પરમાત્મા બધું શું છે ના એ આત્મા એ પરમાત્મા આત્મા એ પરમાત્મા છે આ માણસ મરી જાય એ પછી ક્યાં જાય છે તો માણસ મરી જાય ક્યાં જાય છે આ માણસ મરી જાય ક્યાં જાય છે બીજે ક્યાં આગળ જે જેવા કર્મ કરેલો હોય તે કર્મ એને લઈ જાય જો મનુષ્ય આવા કર્મ કર્યો સજ્જનો કર્મ કર્યો હોય તો મનુષ્યના પેટે જન્મ થાય અને જો પાત્રતાના કર્મ કર્યો હોય તો પશુને પેટે જન્મ થાય અને રાક્ષસી કર્મ કર્યા હોય તો નર્કમાં જાય અને સુપર હ્યુમન ના કામ કર્યા હોય તો દેહ ગતિમાં જાય આ બધી વસ્તુ સાચી ખરી કે નરક ને સ્વર્ગ આ બધું છે ક્યાં છે દાદા આ બધી વસ્તુ સાચી ખરી આ બધી વસ્તુ તમે જે કહો છો એ સાચી ખરી છે ક્યાં અને ક્યાં છે હરેક વસ્તુ છે તમને ના દેખાય માટે નથી એવું નથી એટલા માટે તો પૂછીએ છીએ એટલે કે એટલા માટે હું તમને પૂછું છું કે ક્યાં છે બે લોક તો આપણને ઓળખાય છે મનુષ્ય મનુષ્ય દેખાય છે એ દેખાય છે દેખાય છે તેમાં એક પ્રકાર ના થાય કે બધી બહુ જાતના કેટલાક એવા દુખ્યા હોય છે જેને કઈ મહેનત જ કરી ના પડે અને કેટલા એવા દુખ્યા હોય છે ખૂબ મહેનત કરે તો ખાવાનું ના મળે તમે સમજો ને એટલે મનુષ્યમાં આટલા પ્રકાર છે પછી મનુષ્ય સિવાય બીજા બધા એ આગળ દેખાય છે ને મનુષ્ય બીજા જીવો દેખાય કે નહીં દેખાય તમે જોયેલા બીજા જીવો એ જે છે લોકો તે તિરિયન જીવની છે શું છે હા તો અહીંયા આગળ પાછળ કામ કર્યા હોય તો ત્યાં આગળ જવાનું આ બે પગમાં ચાર પગ ને ખોસડું બધા મજા કરે પશુ ને યોનીમાં જવાનું અહીંથી કેવા કર્મ કર્યા શા કર્મ અણકનું લઈ લીધું હોય અણકનું ખાઈ ગયા હોય અણકનું ભોગવી લીધું હોય તને ખબર ને ઓછું આપ્યું હોય છેતર્યા હોય ભેચર કર્યું હોય તને ખબર એ બધું હોય ત્યાં આગળ બે પગલા ચાર પગ થાય પડી ના જવાય અને બધા બે પગથી પડી જાય એટલે ચાર પગ થાય પડી ના જાય અને પૂછડું બધા મજા કરે એ ડેબિટ છે અહીં જો ડેબિટ કર્યું દેવું કર્યું તો ડેબિટ ભોગવવા દેવું પડે અને જો ક્રેડિટ કરી અહીંયા આગળ તને તો તમારાથી મનુષ્યમાં એવા ઊંચા થરમાં તમને શીખી છે તમારો જન્મ થાય કે ચેઠિયા તમારે ચાર ચાર ગાડીઓ પડી દુનિયા કેવી ચાલે છે તમે ખ્યાલ નહીં આવે કે વળી ભાઈ સંસારમાં આવી ગયા પછી કાતરી સાયકલ હોય કે ચાર ગાડી હોય હા પણ હવે એ તો એવું છે ને કર્મ બાંધો એટલે સંસારમાં કર્મ બાંધવાનું બંધ થાય ત્યારે મુક્તિ થાય કર્મ બાંધવાનું બંધ થાય ત્યારે મુક્તિ થાય નહીં તો કર્મ બાંધો ત્યાં સુધી ત્યાં સંસાર જો તમે તમારું સુખ છે તે બીજા લોકોને આપી દો તમારું પોતાનું સુખ હોય બીજા લોકોને તમે વેચી દો જેને અટેલ હોય ત્યારે કઈ તમે ભોગવો બધા તો તમને સુપર હ્યુમન કહેવાઓ અને તો આ દેવગતિમાં રિઝર્વેશન તૈયાર છે હજી અઢી લાખ રિઝર્વેશન તૈયાર છે કોઈ જતું પણ જનાર કોઈ છે જ નહીં રિઝર્વેશન ખાલી પણ તમારું સુખ તમે બીજાને આપી દો એમ આપણે આપીએ છીએ કેટલા નીકળ્યા એવા પોતાનું સુખ બીજા એટલે રિઝર્વેશન બધા ખાલી પડ્યા તાર ગામમાં નીકળે તાર ગામમાં નીકળે ના નીકળે અને બીજાનું લઈ લેવા કેટલા આ મનુષ્ય પણ મળ્યું છે જતું રહેવા તમને કહીએ ચેતો કર્યું હજુ વિસા કાઢવાનો મારા હાથમાં છે શું છે દિશા કાઢવાનો મારા હાથમાં છે બધું મનુષ્ય પણ તમારે જતું હોય ને તમે સહી કરી આવીએ અટકી જાય હું શું કહું છું કે આ બધા આપણે જે મનુષ્ય છીએ સ્પેશિયલી મનુષ્યની વાતચીત કરું છું પ્રાણીઓની નહીં એમાં એવું કોઈ છે કે જે જતું છે સ્વર્ગમાં મનુષ્ય બધા જે છે મનુષ્યની જ વાત કરું માંથી અત્યારે નહીં જતા અત્યારે એવા કર્મ કરતા નથી પેલા સુપર હ્યુમન ઘણા હું પોતે ડ્રાઈવર નતો તાર મારા ફેન છે કે મને સુપર હ્યુમન કેતો હતો તમારું નામ અમે કેમ કદી સાંભળ્યું નહીં આટલા વર્ષો આટલા બધા વર્ષોથી કે અમે તમારું નામ કેમ સાંભળ્યું નહીં અમારું નામ તો સાંભળો નથી છે કોઈ પૂંછાય ને મળે બહુ પૂંછાય કારણ કે આ આ સાથે જાહેરાત ની વસ્તુ નો આ આ પબ્લિક ની જાહેરાત ની વસ્તુ નો આ બહુ પૂંછાય હોય તેને આ દર્શન થાય નામે યાદ હોય શું કહે આપણે સાધુ સાધી બધા હોય છે کوئی دادا دکان چالتی ہوگی